હજુ નહીં પશ્ચાત કયો કરલો એટલે પહેલા તો જે અભ્યાસ પેઢી જે મેં ના પાડી પછી ત્રીજી લોકમાં જે સંન્યાસ ગ્રહણ પૂર્વક જે થઈ હતી એનો પશ્ચાતાપ મહાપ્રભુજી કોઈ મારે ન કરવો જોઈએ કારણ કે હું પ્રભુનો અત્યાજ્ય સેવક છું ઓર કશું નહીં હું તાકો પશ્ચાતાપ મોકો નહીં કરવો જોઈએ એટલે કે એ હું પ્રભુનો અત્યાજ્ય સેવક છું બીજું કશું નથી તેથી તેનો પશ્ચાતાપ કેમ કરવો ટીકા પ્રથમ ગંગા એક મિનિટ આટલું સમજાવું હા એટલે મહાપ્રભુજીને આખ્યાનિકામાં મહાપ્રભુજી એવું કહે છે કે ગંગા ઠાકોરજીએ બે ને દેશ બે આજ્ઞા કરી મને પોતાને ત્યાં પધારવાની તો મેં બે આજ્ઞા નથી પાડી પણ લોકમાં જે પ્રસિદ્ધ છે સન્યાસ ગ્રહણ પૂર્વક નું પરિત્યાગ તો મેં પાડી કારણ કે એમ એવું થયું કે પ્રભુ મારા પ્રભુ મારો ત્યાગ કરી દેશે પણ એવો પશ્ચાતાપ મારે ન કરવો જોઈએ કેમ કે હું પ્રભુનો અત્યાજ્ય સેવક છું બીજું કઈ નથી તેથી મારે પશ્ચાતાપ ન કરવો જોઈએ હા બરોબર છે કરો હા प्रथम गंगा सागर के प्रदेश में जो आज्ञा भई હતી और ता पीछे मथुरा जी में जो आज्ञा भई तो दो आज्ञा प्रमाण मैंने नहीं कियो એટલે કે પ્રથમ ગંગાસાગર થઈ હતી તો બીજી મથુરામાં થઈ હતી તે બે આજ્ઞા પ્રમાણે મેં ના કર્યું કેમ કે પ્રભુ કે સ્વરૂપ को अनुभव प्रकट करवे की तथा श्री भागवत को गुड़ प्रकट करवे की મોકુ પૂર્વસુઈ આજ્ઞા ભય હતી કેમ કે પ્રભુના સ્વરૂપનો અનુભવ અનુભવ પ્રગટ કરવાની તથા શ્રી ભાગવતનો ગુણ અર્થ પ્રગટ કરવાની મને પહેલેથી જ આજ્ઞા થઈ હતી એટલે પહેલી બે આજ્ઞા મહાપ્રભુજીને થઈ હતી અને ત્રીજી પહેલી જે આજ્ઞા હતી તે પ્રભુના સ્વરૂપનો અનુભવ પ્રગટ કરવાની શ્રી ભાગવતનો ગુણ અર્થ પ્રગટ કરવાની મને પહેલેથી જ આજ્ઞા થઈ હતી તે બે આજ્ઞાનું મેં એને ઉલ્લંઘન કર્યો તે બે આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું क्यों जो प्रथम आज्ञा देह के परित्याग के विषय की वही હતી और दूसरी आज्ञा देश के परित्याग के विषय की હતી तो दो आज्ञा को पालन करतो तो स्व आत्मानुभव तथा श्री भागवत નો ગુણ અર્થ પ્રકાશ પ્રકાશ કરવે की आज्ञा સિદ્ધ ન હોતી કેમ કે પ્રથમ આજ્ઞા દેહ પરિત્યાગની થઈ હતી અને બીજી આજ્ઞા દેશ પરિત્યાગની હતી જે બે આજ્ઞાનું પાલન ન કરતો તો જે ઠાકોરજીની જે પહેલી આજ્ઞા હતી કે સ્વ આત્માનુભાવની શ્રી ભાગવતનો ગોળ પ્રકાશ કરવાનું એ સિદ્ધ ના થતી એટલે મેં એ બે આજ્ઞા ના પાડી હા મતલબ મહાપ્રભુજી અહીંયા એ કહી રહ્યા છે કે પહેલા તો ગંગાસાગર સંગમ ઉપર દેહ પરિત્યાગની આજ્ઞા જે મને થઈ એ અને એના પછી મધુવનમાં દેશ પરિત્યાગની જે આજ્ઞા થઈ એ બંને ઠાકોરજીની આજ્ઞાનું પાલન ના કર્યું પણ ત્રીજી આજ્ઞા જે છે એ લોકમાં પ્રસિદ્ધ સંન્યાસ ગ્રહણ પૂર્વક ઘરનું પરિત્યાગ કરવાની આજ્ઞા મેં પાડી કેમ કે પહેલી બંને આજ્ઞા જે છે એ ન પાડી એટલે પ્રભુ મારો ત્યાગ કરી દેશે એવા વિચાર મતલબ ઠાકોરજી ક્રોધિત થશે એવા વિચારથી મહાપ્રભુ જે ત્રીજી આજ્ઞાનું પાલન કર્યું અને એવો મારો ત્યાગ કરી દેશે કે મારો પર ક્રોધિત થશે એવું વિચાર ન કરતા કે હું પશ્ચાતાપ ન કરવું જોઈએ કેમ કે હું ભગવાનનો અત્યાજ સેવક છું મતલબ ઠાકોરજીએ જ્યારે એક વખત જે જીવને અંગીકાર કર્યો છે એ જીવનો ત્યાગ ઠાકોરજી ક્યારે પણ નહીં કરે એવો નિશ્ચય હોવું જોઈએ એટલે આપણે રીઢા ગુનેગારની જેમ એને જેને કહીએ ને કે એ જાતની આપણી હરકતો છે કે એટલી બધી ભૂલો કરતા જોઈએ છીએ તો પણ ઠાકોરજી દયાલુ છે ઠાકોરજી આપણને માફ કરે છે એટલે એનો અત્યધિક પશ્ચાતાપ કર્યા વિના હવે જે પણ આજ્ઞા થઈ છે એનું પાલન શ્રી મહાપ્રભુજીએ કર્યું એટલે મહાપ્રભુજી એ વાતને બતાવી રહ્યા છે ખાસ કે ભગવાને પહેલા એવી આજ્ઞા કરી પૃથ્વી ઉપર પ્રકટ થવા પહેલા મહાપ્રભુજીનું કે તમે પૃથ્વી ઉપર જઈને ભાગવતના મૂળાર્થનું પ્રકટ કરો અને દૈવી જીવોને ઉદ્ધારનો રસ્તો બતાડો હવે જયારે મહાપ્રભુજી કાર્ય કરવા માટે પૃથ્વી પર પધાર્યા તો કાર્ય અધૂરું છે ત્યારે ઠાકોરજી એવી આજ્ઞા કરી કે હવે તમે પાછા પધારો તો મહાપ્રભુજી બંને આજ્ઞાઓની વચ્ચે કન્ફ્યુઝ થઈ ગયા કે કઈ આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને કયાનું ન કરવું જોઈએ કેમ કે ભાગવતજીનું ગુડાસ હજી સુધી પ્રકટ મતલબ સુબોધની હજી અધૂરી હતી તો મહાપ્રભુજીને એમ થયું કે પાલન કરવું કે ન કરવું જૂની આજ્ઞાનું પાલન કરવું કે નવી આજ્ઞાનું પાલન કરવું એ વાત ક્લિયર ન થતા મહાપ્રભુજી પહેલી બંને આજ્ઞાઓને ટાળી પછી ત્રીજી વખત જયારે માધવભટ્ટ કશ્મીરી સાથે એમની મૃત્યુ થઈ અને એમને મહાપ્રભુજીનો કોઈ લેખક ન રહ્યો ત્યારે મહાપ્રભુજીને એવું લાગ્યું કે ઠાકોરજી એવું જ ઈચ્છી રહ્યા છે કે આ કાર્ય અધૂરું રહે અને હું પાછા ઠાકોરજીની પાસે પાછો જાઉં તો મહાપ્રભુજી ત્યારે ઠાકોરજીની ત્રીજી આજ્ઞાનું પાલન કર્યું જી રાજા હવે આમાં છે ને પ્રભુના સ્વરૂપનો અનુભવ એ નથી સમજાતું રાજા સ્વાત્માનો ભાવ મતલબ કે મહાપ્રભુજીનો જે ભાવ છે એને પ્રકટ કરવું મતલબ દૈવી જીવોને કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ બતાડવો મહાપ્રભુજીનો અનુભવ કેવી રીતના એટલે મહાપ્રભુજી પોતે ઠાકોરજીના જે રૂપનો આનંદ લીધું કે ઠાકોરજીની જેવી ભક્તિનો આનંદ એમને મળ્યો એવું અનુભવ એવો અનુભવ બીજા ભક્તોને પણ કરાવો એટલે દૈવી જીવોને પણ એ કૃષ્ણ પ્રાપ્તિ સુધીનો માર્ગ બતાડો એમ જી રાજા થયું હલો રાજા હા બોલો દેહ અને દેશ નું કેમ દેહ અને દેશ એવી રીતે બે લખ્યું છે એમ એ તો આજ્ઞાથી જ બધું વનમાં એમાં હા એટલે બે આજ્ઞાઓ કયા નેચર હતી તો પેલી આજ્ઞામાં ઠાકોરજી એ ગંગા સાગર ઉપર એવી આજ્ઞા કરી કે તમે આ દેહ ત્યાગ કરો અને પાછા પધારો અને બીજી આજ્ઞા મધુવનમાં મહાપ્રભુજી હતા ત્યારે દેશ પરિત્યાગ ની થઈ કે હવે અહિયાંથી છોડીને બીજી જગ્યાએ જાઓ હા કરો अब लोग के लोक के अनुभव में आवे ऐसो परित्याग એટલે કે સંન્યાસ કરવે કી તીસરી તીસરી આજ્ઞા ભઈ સામે મોકું પશ્ચાતાપ ભયો હવે લોકમાં લોકના અનુભવમાં આવે એવો પરિત્યાગ એટલે કે સંન્યાસ કરવાની ત્રીજી આજ્ઞા મને ત્રીજી આજ્ઞા થઈ તેમાં મને પશ્ચાતાપ થયો તો જો મેં સેવક હું કેમ કે હું સેવક છું સાસુ સ્વામી કી આજ્ઞા કે પ્રમાણ કરનો યોગ્ય હે તેથી સ્વામીની આજ્ઞાના પ્રમાણે કરવું યોગ્ય છે परंतु स्वामी की आज्ञा को उल्लंघन करना योग्य नहीं है परंतु स्वामी ની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી ऐसे विचार ऐसे विचारते पश्चाताप भयो એવા વિચારથી પશ્ચાતાપ અથવા સંન્યાસ ગ્રહણ પૂર્વક ગૃહનો પરિત્યાગ કરવે કી આજ્ઞા ભઈ તા પ્રમાણ સંન્યાસ ગ્રહણ પૂર્વક ગૃહનો પરિત્યાગ પરિત્યાગ કયો એટલે કે સંન્યાસ ગ્રહણ પૂર્વક ઘરનો પરિત્યાગ કરવાની આજ્ઞા થઈ તે પ્રમાણે સંન્યાસ ગ્રહણ પૂર્વક ઘરનો પરિત્યાગ કર્યો यद्यपि दो आज्ञा को उल्लंघन कियो है तासु અપરાધ હોય કોઈ સંભવ હે જો કે બે આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી થયું છે તેનો અપરાધ થવાનો સંભવ છે તથાપિ તૃતીય આજ્ઞા પ્રમાણ ત્યાગ ક્યો તાસુ પ્રથમ की दो आज्ञा હું સિદ્ધ ભઈ ऐसे माने કે પશ્ચાતાપ કરનો યોગ્ય નહીં હે છતાં પણ ત્રીજી આજ્ઞા પ્રમાણે ત્યાગ કર્યો તેથી પ્રથમની બે આજ્ઞા સિદ્ધ થઈ એવું માનીને પશ્ચાતાપ કરવો યોગ્ય નથી कदाच दो आज्ञा को उल्लंघन कियो है ता करके जो अपराध भयो है तासु प्रभु फल में विलंब विलंब करेगे तो हूँ ये फल को विलंब कियो है तो ही दंड दियो है ऐसो जाने के सेवक को पश्चाताप करनो योग्य नहीं है કદાચ બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તે કરીને જે અપરાધ થયો છે તેથી પ્રભુ ફલમાં વિલંબ કરે તો પણ એ આ ફલનો વિલંબ કર્યો છે તે જ દંડ છે એવું જાણીને સેવકને પશ્ચાતાપ કરવો યોગ્ય નથી और मैं सेवक हूँ अन्यथा नहीं हूँ અને હું સેવક છું બીજું કઈ નથી તો જો પ્રભુ યદि मेरे में સેવકપણો નહીં માનતે તો અપરાધ ભયો તાતું અપેક્ષા કરકે કરતે સ્વીયપનો દંડ કે તીસરી આજ્ઞા ન પડતી એટલે કે પ્રભુએ મને પોતાનો સેવક માન્યો છે સેવક ના માન્યો હોત અપરાધ જે એમને મારો માન્યો હોત તો મારી અપેક્ષા જ કરતા પોતાનો જાણીને ત્રીજી આજ્ઞા ના કરતા પરંતુ तीसरी આજ્ઞા કરીએ और दो आज्ञा को उल्लंघन भयो तासु फल में विलंब હોય વિલંબ હોય ગો ऐसो ताप હોય तासु હોય है तासु प्रभु ने ये अपनो सेवक है ऐसे मान्यो है तासु पश्चाताप करनो योग्य नहीं है પરંતુ ત્રીજી આજ્ઞા કરી છે અને બે આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે થયું તેથી ફલમાં વિલંબ વિલંબ થશે એવો તાપ હોય એવો તાપ થાય તો પ્રભુએ આ આ મારો સેવક છે એવું માન્યું છે તેથી પશ્ચાતાપ કરવો યોગ્ય નથી હા સમજાવો જી રાજા એટલે પહેલા બે આજ્ઞા પહેલા બે આજ્ઞા કરી કે મેં ના માની ત્રીજી આજ્ઞા પ્રમાણે મેં સંન્યાસ સંન્યાસ ગ્રહણ કર્યો તેથી આજ્ઞા સિદ્ધ ભાઈ સામે માની કે પશ્ચાતાપ એટલે એવું માની લે કે મારાથી બે આજ્ઞા મળતી નથી પલાઈ તો મારે પશ્ચાતાપ કરવો યોગ્ય નથી કદાચ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેનામાં અપરાધ થયો તેથી પ્રભુ ફળમાં વિલંબ કરે તો પણ આ ફલમાં વિલંબ થયો છે તેથી તે દંડનીય છે એવું જાણીને સેવકને પશ્ચાતાપ યોગ્ય નથી અને હું સેવક છું કેમ કે પ્રભુ જો મને સેવક ના માનતા તો મને બીજી ત્રીજી આજ્ઞા ના કરતા મારી ઉપેક્ષા જ કરતા એમ એટલે પોતાના જાણીને એમને મને ત્રીજી આજ્ઞા કરી છે હા મતલબ અહીંયા એ વાત વાતને મહાપ્રભુ જે કીધું કે હવે ઠાકોર જે ત્રીજી આજ્ઞા જે છે સંન્યાસ લેવાની કરી તો ત્યારે મહાપ્રભુજીને મનમાં એવું પશ્ચાતાપ થયું કે હું સેવક છું અને સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી સ્વામીની જે આજ્ઞા હોય એનું તત્ક્ષણ પાલન કરવું જોઈએ પણ આ બે આજ્ઞાઓનું પહેલાની ઉલ્લંઘન થઈ ગયું એનું મહાપ્રભુજીને પશ્ચાતાપ થયું તો મહાપ્રભુજીને એવું લાગ્યું કે આ ખોટું થયું મારાથી ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ તો પછી ત્રીજી આજ્ઞા જયારે થઈ ત્યારે સંન્યાસ ગ્રહણ કરીને અને પોતાના ઘરનો ત્યાગ કર્યો જો કે આગળની બંને આજ્ઞાઓનું પાલન ન થયું એનાથી અપરાધ થયું છે કેમ કે સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ અપરાધ છે તો એ અપરાધ તો થયું છે તો પણ ત્રીજી આજ્ઞા પ્રમાણે ત્યાગ મહાપ્રભુ જે કર્યું તો પહેલાની બંને આજ્ઞાઓ સિદ્ધ થઈ ગઈ એવું માનીને પશ્ચાતાપ કરવું યોગ્ય નથી મતલબ ઓવરઓલ ઠાકોર જેવું ઈચ્છતા હતા કે આ કાર્યને અધૂરું છોડીને મહાપ્રભુજી પાછા પધારે તો મહાપ્રભુજી ત્રીજી આજ્ઞાનું પાલન કરતા એ આજ્ઞાઓ બંને એની અંદર આવી ગઈ એવું માની લીધું અને જો બંને આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું એનાથી જે અપરાધ થયું હશે નીનાથી ઠાકોરજી કદાચ ફલમાં વિલંબ પણ કરે તો પણ આ ફલમાં વિલંબ થયો એ જ મારું દંડ છે એવું માનીને એને સ્વીકારી લેવું જોઈએ પણ એવો પશ્ચાતાપ ન કરવો જોઈએ અને હું સેવક છું બીજો તો કઈ છું નહીં એટલે પ્રભુ જે કંઈ પણ છે એ પોતાની ઈચ્છાથી સેવક જાણીને મારી સાથે કરશે કેમ કે ઠાકોરજી તો સ્વામી છે ને ઠાકોરજીએ જો આ વાતનું ખરાબ માન્યું હોત કે ઠાકોરજી મહાપ્રભુજી મતલબ આજ્ઞાનું ઉલ્લંઘન થયું એને અપરાધ માન્યું હોત તો ઠાકોરજી જે છે ત્રીજી આજ્ઞા ન કરત પણ અહીંયા ત્રીજી આજ્ઞા કરી છે એનો મતલબ એ છે કે ઠાકોરજી મહાપ્રભુજીને પોતાના માન્યા છે ને પોતાના હોય એ બે ત્રણ વખત ભૂલ કરે ચાર વખત ભૂલ કરે તો પણ એને છોડીને ભૂલી જાય એ વાતને મતલબ એ અપરાધ ને ક્ષમા કરે તો મહાપ્રભુજી એવું કઈ આજ્ઞા કરી રહ્યા છે અહીંયા કે એટલે એ બંને આજ્ઞાઓના ઉલ્લંઘનને પણ ઠાકોરજીએ માફ કર્યું છે ને મને પોતાનો જાણીને ત્રીજી વખત આજ્ઞા કરી છે એટલે એનું પશ્ચાતાપ એમણે ન કર્યું અને ત્રીજી આજ્ઞાનું પાલન કર્યું જી રાજા થયું હા આગળનો શ્લોક રંજનબેન કરવાના છે રાજા રાજા પ્રણામ હા સાતમું કરું શ્લોક हाँ ये विचार कियो जो पश्चाताप न करनो तो तो योग्य ही है तथापि प्रथम दो आज्ञा को उल्लंघन भयो है તો તો અપરાધ ભયો હે આ એવો વિચાર છે એવો વિચાર કર્યો કે પશ્ચાતાપ નહીં કરવો કેમ કે તે યોગ્ય નથી યોગ્ય પશ્ચાતાપ ના કરવો એ યોગ્ય જ છે તથાપી પ્રથમ દો આજ્ઞા કો ઉલ્લંઘન ભયો હે તો તો અપરાધ ભયો હે છતાં પણ આગળની બે જે આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે તે રીતે અપરાધ તો થયો જ છે કાં તો ભગવાન કે અપ્રસન્નતા ભઈ હોઈગી તેથી ભગવાનની અપ્રસન્નતા થઈ હશે તાકી નિવૃત્તિ ન હોય તો પ્રભુ કહા કરેંગે જો તેની નિવૃત્તિ ન થાય તો પ્રભુ શું કરશે એવું એમને વિચાર થાય છે એસો જો ભય હોય તો કેસે નિવૃત્ત હોય તો આવો ભય મનમાં થાય તો એ નિવૃત્ત એનું નિરાકરણ શું આવશે એવી શંકા હોય તાકે લીએ દૂસરે વિચાર કો ઉપદેશ કરતે એવી શંકા તેમ થાય તો તેના માટે બીજો વિચારનો ઉપદેશ કરે છે લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ ટીકા સોરી ભાવાર્થ મેં પ્રભુ કો સેવક હું અન્ય જૈસો નહીં હું સાસુ ફલ મેં વિલંબ હોય તો હું પશ્ચાતાપ ક્યો કરનો હું પ્રભુનો સેવક છું અને બીજો અન્ય માર્ગી કોઈ છું નહીં તેથી ફળમાં વિલંબ થાય તો પણ પશ્ચાતાપ કેમ કરવો ઓર શ્રી હરિકુ લૌકિક રાજા આદિ કી તરફ ચલચિત કબહુ નાહી જાનને અને શ્રી હરિના શ્રી હરિને લૌકિક રાજાની જેમ ચલિત થયેલા એવા નહીં માનવાના ભક્તિ શું આત્મા સહિત સબ અપની વસ્તુન કો અર્પણ તેને કિયો હે સાસુ તું કૃતાર્થ હે સાસુ પહેલે કી તરફ સુખી હોવું એટલે એ કે છે કે શ્રી હરિન લૌકિક રાજા જેવા નહીં માનવાના એમને કારણ કે પેલો ચલિત થઈ જાય એના સેવકની જો એ થાય તો એને કોઈ કોઈ અપરાધ કરે તો પણ આ તો આ તો ભક્તિથી જેને આત્મા સહિત જેને ભગવાનને પૂજ્યા છે કર્યા છે અને બધી વસ્તુ અર્પણ કરેલી છે તો એને તો એનાથી તો તમે તો કૃતાર્થ જ થઈ જાય તાસુ પહેલી કી તરફ સુખી હોઉં તો તું પહેલાની જેમ સુખી થા એટલે હવે આ ભાવાર્થમાં એમ કે છે કે પ્રેમપૂર્વક જો પ્રભુનો સેવક હોય અને બીજાનો બીજા જેવું ના હોય તો પછી ફલમાં વિલંબન થાય તો પશ્ચાતાપ નહીં કરવાનો અને શ્રી હરિને લૌકિક રાજાના જેવું નહીં માનવાનો કારણ કે આપણે જો ભક્તિથી જ આત્મા સહિત પોતાની વસ્તુનું અર્પણ કરેલું હોય બધું તો પછી શા માટે આપણે થવાનું જરૂર છે એટલે હા હવે ટીકા કરું ગાજા લૌકિક સ્વામી જે છે સેવક કો અપરાધ ભયો હોય તો વાકો ત્યાગ કરશે તૈસે પ્રભુ અપનો ત્યાગ કરેંગે એસો સંદેહ નહીં કરનો લૌકિક સ્વામી જેમ સેવકનો અપરાધ થયો હોય તો તેનો ત્યાગ કરે છે તેવી રીતે પ્રભુ આપણો ત્યાગ કરેંગે એવું આપણે ત્યાગ કરશે એવું કોઈ દિવસ નહીં ધારણા નહીં કરવી એમ એવું સંદેહ નહીં રાખવો ऐसे जतावे के लिए कहते जो लौकिक સ્વામીવત ફલરૂપ શ્રી કૃષ્ણ કાહુદીન નહીં જાણને એટલે એવું જણાવવા માટે કે છે કે લૌકિક સ્વામીની જેમ ફળ ફળ આપવા વાળા શ્રી કૃષ્ણને કોઈ દિવસ નહીં જાણવાના એવા બરાબર છે ને આ ફલરૂપ શ્રી કૃષ્ણ એટલે એમ જોડે જ આવે ને રાજા હા બરોબર હા इतने लौकिक में स्वामी प्राकृत હોય વેસુ અંગીકૃત કો પરિત્યાગ કરે તો સંભવિત है એટલે લૌકિકમાં સ્વામી જો કાયમ એટલે ધર્મ કેટલા લૌકિક એટલે લૌકિક ધર્મના આશ્રય વગરના હોય પ્રાકૃત એટલે એને એ અંગીકાર સામાન્ય મનુષ્ય છે તો જેના પર સાત્વિક તામસ બધા ગુણ અસર કરતા હોય તો એવો વ્યક્તિ તો ગુસ્સે થાય ને પોતાના સેવક ને કે તું કાલથી નહીં આવતો હવે મને નથી ગમતું એમ જી જી રાજા પ્રાકૃત હોય તો લૌકિક સ્વામી તો આવું કરી શકે હા એ છોડી દેશે છોડી શકે આપણને પણ આપણા ઠાકોરજી જે છે એ તો આપણને એકવાર આપણો આપણને આપણે સમર્પિત થઈ ગયા હોય ધાર્મિક રીતે તો તો પછી એ આપણને કદી છોડતા નથી હા મતલબ ઠાકોરજી પ્રત્યે સમર્પિત થયા માર્ગની દીક્ષા લીધી ઠાકોરજીની સાથે જોડાયા આપણે તો પછી ઠાકોરજી આપણો ત્યાગ ક્યારે પણ કરશે નહીં કેમ કે લૌકિક સ્વામીઓની જેમ પ્રાકૃત નથી કે જેમ કે હવે આપણને તો ગુસ્સો આવી જાય તો કહી દઈએ કે કાલથી તું નહીં આવતો હવે મને તારી જરૂર નથી પણ ઠાકોરજી જે છે બીજા લૌકિક સ્વામીની જેમ નથી હાજી રાજા परंतु यहाँ પ્રભુ અલૌકિક સ્વામી હોય होइवे શું વિનકો અંગીકાર કાલ ત્રયમે નિત્ય હે પરંતુ આ તો ઠાકોરજી અલૌકિક છે તેમને એ સ્વામી એમ તે સ્વામી છે ઠાકોરજી અલૌકિક સ્વામી તે તે તો આપણો અંગીકાર બધા જ કાળમાં કરશે એટલે ભૂત ભવિષ્ય વર્તમાન બધા જ કાળમાં કરશે એમ થાય ને હા નિત્ય છે કાયમી છે અંગીકૃત કો ત્યાગ કરીએ કે સંભાવના હું નાહી હે અંગીકાર કર્યો પછી તો એ એની ત્યાગ કરવાની કોઈ સંભાવના જ નથી और तेरे ऊपर प्रभु की कृपा હતી તાતું ही તેને ભક્તિ માર્ગ કે અનુસાર સર્વ સમર્પણ કિયો હે અને તારી ઉપર તો પ્રભુની કૃપા હતી તેથી જ તને ભક્તિ માર્ગના અનુસાર બધું સમર્પણ કરેલું છે તે તો સમર્પણ કરેલું છે ઇતને તું કૃતાર્થ છે એટલે તું કૃતાર્થ છે અર્થાત સર્વ સાધન રૂપ તથા ફળ રૂપ અર્થકુ પ્રાપ્ત ભયો હોય એટલે સાધન રૂપ અને ફળ રૂપ અર્થનો અર્થની પ્રાપ્તિ કરેલી છે સાતું મન મેં ચિંતા છોડી કે સુખી હો એટલે તું મનમાંથી ચિંતા કાઢી નાખ અને સુખી થા હા શું અર્થ થયો આનો આમાં આમાં એવું કે છે કે લૌકિક સ્વામી હોય તે તો આપણને છોડી દેશે જો આપણે એ સેવક હોય આપણે સેવક હોઈએ અને લૌકિક સ્વામીના તો એ આપણને છોડી શકે આપણી કોઈક અપરાધ થાય તો એ આપણને છોડે છે પણ અલૌકિક જે ઠાકોરજી છે એમને જો આપણે એમને બધું અંગીકાર કરી લઈએ આપણે પછી એ આપણને છોડતા નથી એ આપણી ભૂલ થાય છે તો બી એ બધું માફ કરે છે આપણને અને કોઈ કાળમાં આપણને છોડતા નથી એવું થાય ને રાજેશ હા મતલબ અહીંયા એવું કીધું છે કે હું ઠાકોરજી નો સેવક છું બીજા જેવો નથી એટલે ફલમાં વિલંબ થાય તો પણ પશ્ચાતાપ કેમ કરવું અને ભગવાન જે છે લૌકિક રાજા વગેરેની જેમ ચર્ચિત ક્યાબુહુ નહીં જાનને મતલબ કે ક્યારે પણ અત્યારે આવું વિચાર્યું થોડી વિચાર બદલી ગયો અત્યારે શાંત છે પછી ગુસ્સો આવી ગયો એવા ઠાકોરજીને ન સમજવા જોઈએ ભક્તિથી આત્મા સહિત બધી વસ્તુનું સમર્પણ જીવે કર્યું છે એટલે જીવ કૃતાર્થ છે એટલે પહેલાની જેમ એને સુખી રહેવું જોઈએ પ્રભુથી ક્ષમા માંગી લેવી પણ ઠાકોરજી ત્યાગ કર્યું એટલે અત્યધિક ઉદ્વેગને એને ન થવું જોઈએ જી ટીકામાં એ વાત ને કીધી છે કે લૌકિક સ્વામી જેવી રીતે સેવક નો અપરાધ થાય તો એનો ત્યાગ કરી દે એવી રીતે ઠાકોરજી નથી કરતા ઠાકોરજી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે જે જીવનો તમે અંગીકાર કરશો એને હું ક્યારે નહીં છોડું જેવી રીતે નારાયણ કોઈ વૈષ્ણવની વાર્તામાં આવે છે કે મહાપ્રભુજી એમનો ત્યાગ કર્યો છે તો પણ ઠાકોરજી એમનો ત્યાગ નથી કર્યો તો એમણે વૈષ્ણવનો અપરાધ કર્યો તો પણ ઠાકોરજીએ ક્ષમા આપી છે તો એવી રીતે ઠાકોરજી દયાલુ છે બીજા સ્વામીની જેમ એ નથી એટલે એમને ક્યારે પણ એવા ન જાણવા જોઈએ એટલે લૌકિકમાં સ્વામી જે છે પ્રાકૃત હોવાથી અંગીકૃત નો પરિત્યાગ કરી દે સંભવ છે પણ ઠાકોરજી એવું નથી કરતા એ અલૌકિક સ્વામી છે એટલે ઠાકોરજી ક્યારે પણ અંગીકૃત જીવનો ત્યાગ કરતા નથી એટલે પ્રભુની કૃપાથી જ આ ભક્તિ માર્ગમાં આવ્યું છે અને ભક્તિ માર્ગમાં આવીને આપણે સર્વ સમર્પણ કર્યું છે તો આપણે કૃતાર્થ થયા હવે જે કંઈ પણ સાધન આપણને બતાવવામાં આવે છે આપણે કરીએ બરોબર રીતે મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરીએ તો ઠાકોરજીની પ્રાપ્તિ આપણને થશે ધીરજ હા હેલો હા બોલો રાજા એટલે અહીં મહાપ્રભુજી એટલે કહ્યું ને સુખી થાવ એ કોઈ વિશેષ પ્રયોજન સુખી થાવ એ અર્થમાં કે બહુ બધું ઉદ્વેગ કરીને દુખી નહીં થવાનું ઠાકોરજી પોતાની ઈચ્છાથી આપણા માટે બધું સારું જ કરશે અને આપણા ઉપર કઈ એવા ક્રોધિત નહીં થયા હોય કે આપણો ત્યાગ કરી દે એટલે ચિંતા નહીં કરવાની એમ અને પ્રાપ્ત થયો મતલબ સર્વ સાધન રૂપ અને ફલ રૂપ મતલબ કે કૃષ્ણને પ્રાપ્ત કર્યું છે એને કૃષ્ણને સમર્પિત એ જીવ થયો છે એમ હા ભક્તિ સાધન ભક્તિ બીજું કઈ પૂછવું છે કોઈને આમાં હા તો કરો આગળ જે રાજા હા બોલો હું આગળ શ્લોક કરું છું હા કરો भगवान भगवान को अंगीकार नित्य है सासु अद्यपि ફળ દેંગે ભગવાનનો અંગીકાર નિત્ય જ છે તેથી ફળ તો આપશે જ તથાપિ પ્રથમ ફળ દિયો હતો તૈસે દેંગે કિંવા નહીં દેંગે છતાં પણ પ્રથમ ફળ આપ્યો હતો તેવો ફળ આપશે કે નહીં આપે ऐसे संदेशु जो क्लेश હોય ताकि निवृत्ति के लिए दृष्टांत दे थे આવા સંદેહથી જે ક્લેશ થાય છે તેની નિવૃત્તિ માટે દ્રષ્ટાંત આપે છે પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાત ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ તુષ્યતિ નાન્યથા भावार्थ हे अंतकरण जैसे कितने अज्ञानी पति के यहाँ जाइवे लायक कन्या को हूँ स्नेहसो वाके पति के यहाँ नहीं भेजे है तैसे देह त्याग के विषय में टोकू हूँ વિલંબ નહીં કરનો ચાહીએ એ અંતકરણ જેવી રીતે કેટલાક અજ્ઞાની પતિના પતિના ત્યાં જવા માટેની લાયક કન્યાને સ્નેહથી તેના પતિને ત્યાં નથી મોકલતા તેથી એને જોડાવાના વિષયમાં તેનો પણ વિલંબ ના કરવો જોઈએ વિલંબ કરી બેસવું પ્રભુ પ્રસન્ન નહીં હોયંગે વિલંબ કરવાથી પ્રભુ પ્રસન્ન નહીં થાય સંભળાય છે જેજી હા સંભળાય છે હા એટલે આમાં એવું કે છે કે પ્રભુને સાથે જોડાવા જોડાવવું જોઈએ એને જેવી રીતે કન્યા મોટી થઈ હોય તો પછી એને એને પતિ જોડે મોકલવી જોઈએ પતિ જોડે ના મોકલે તો એ પતિ નારાજ થાય એવી રીતે કૃષ્ણને આપણે ભજીએ છીએ તો એમની સેવા સાથે દેહ આપણો જોડાવો જોઈએ ન જોડાય તો પ્રભુ પ્રસન્ન થતા નથી હા મતલબ અહીંયા મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે અહીંયા પહેલું પ્રશ્ન એવું ઉઠાવ્યો કે ભગવાનનો અંગીકાર નિત્ય છે તો પણ એટલે ફલ તો આપશે જ પણ પહેલા જેવું ફલ નહીં આપે તો મતલબ હવે ક્રોધિત થઈ ગયા આજ્ઞાનું પાલન ન કર્યું એટલે હવે પહેલા જેવું ફલ નહીં આપે કંઈક ઓછું ફલ આપશે તો તેવા સંદેહની નિવૃત્તિ માટે અહીંયા કહી રહ્યા છે કે જેવી રીતે કોઈ કેટલાક અજ્ઞાની લોકો પતિને ત્યાં જવા લાયક કન્યા થઈ જાય તો પણ પ્રેમના વર્ષ થઈને માતા પિતા એને પતિને ત્યાં ન મોકલે તો એ અપ્રસન્ન થાય એવી રીતે દેહ ત્યાગના વિષયમાં મહાપ્રભુજીએ પણ વિલંબ ન કરવું જોઈએ ઠાકોરજીની એવી ઈચ્છા હોય તો ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ વિલંબ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થતા નથી ટીકા જયસી પુત્રી હા બોલો બોલો હા બે ચેર તો એટલે સમજ ના પડી કે ઉપરને કેવી રીતે બેસાડવાનું કે પતિને કન્યાને પણ સ્નેહથી પોતાના પતિને ત્યાં ના મોકલે પણ આ બે ચેરના વિષયમાં તો કોઈ વિલંબ નહીં કરવો ચાહીએ એટલે એ સમજ ના પડી રાજા ટીકામાં આવશે જી રાજા હા હા કરો કરું ટીકા હા ટીકા કરો જૈસે પુત્રી બળી ભઈ હોય અર્થાત પતિ કે સર્વ કાર્ય કે યોગ્ય ભઈ હોય તથાપી माता पिता को वाक्य ऊपर स्नेह હોય सासू ऐसे जाने जो ये तो अबू बालक है और पति के घर में तो कार्य विशेष है जो करीबे में थक जाएगी अथवा क्लेश युक्त होगी ऐसे जाने के वाके पति के समीप भेजे नहीं तब વાકો પતિ અપ્રસન્ન હોય હે જેવી રીતે પુત્રી મોટી થઈ હોય અર્થાત પતિના સર્વ કાર્યને યોગ્ય સર્વ કાર્ય કરવાને યોગ્ય થઈ હોય છતાં પણ માતા પિતા તેને તેના ઉપર સ્નેહ હોય માટે એને એવા જાણે જે હજુ પણ એ બાળક જ છે એવું માને અને પતિના ઘરમાં તે તો કાર્ય વધારે છે તે કે તે કરશે તો થાકી જશે અથવા ક્લેશયુક્ત થશે એવું જાણીને તેના પતિના સમીપ સાથે તેને મોકલે નહીં ત્યારે તેનો પતિ અપ્રસન્ન થાય છે તેસે तेसे अपने देह में स्नेह राखी के प्रभु को कार्य सेवा करीवे में देह को क्लेश होएगो ऐसे जाने के प्रभु के कार्य में દેહ કો વિનિયોગ ન કરે તો પ્રભુ અપ્રસન્ન હોય તેવી રીતે આપણા દેહમાં સ્નેહ રાખીને પ્રભુનું કાર્ય એટલે કે સેવા કરવામાં દેહને ક્લેશ થતો હોય એવું જાણીને પ્રભુના કાર્યમાં દેહનો વિનિયોગ ન કરીએ તો પ્રભુ અપ્રસન્ન થાય દાસુ દેહ મેં વેસો સ્નેહ ન કરનો તેથી દેહમાં આવો સ્નેહ ન કરવો ક્યો જો પુત્રી બડી ભઈ તાકુ વર વર પાસ ન પઠાવે पठावे तो जैसे वर प्रसन्न न હોય तैसे देह के ऊपर स्नेह राखी के भगवान की सेवा में देह को न लगावे तो ભગવાન પ્રસન્ન ન હોય કેમ કે જો પુત્રી મોટી થઈ હોય અને તેને તેના વરની પાસે ન મોકલે તો જેમ તેનો વર પ્રસન્ન ન થાય તેવી રીતે દેહના ઉપર જો સ્નેહ રાખીને ભગવાનની સેવામાં દેહનો વિનિયોગ ન કરવામાં દેહ ન લગાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય અપ્રસન્ન ન થાય મતલબ અહીંયા એ વાત કીધી છે કે જેવી રીતે પુત્રી મોટી થઈ જાય તો પણ માતા પિતા પ્રેમના વશ થઈને કે હજી તો નાની છે ત્યાં જઈને કામ કેવી રીતે કરશે એવા બધા વિચારોથી એને ન મોકલે તો એનો પ્રતિ અપ્રસન્ન થાય એવી રીતે દેહમાં સ્નેહ રાખીને પ્રભુનું કાર્યમાં આપણે ન જોડાઈએ તો એ મતલબ દેહ ને ક્લેશ થશે આપણી ઇન્દ્રિયોમાં જોડાતી નથી તો જબરદસ્તી કરીએ તો ઇન્દ્રિયોને મજા ના આવે શરીરને ન ગમે એવું જાણીને ઠાકોરજીના કાર્યમાં જો દેહનો વિનિયોગ ન કરીએ તો ઠાકોરજી અપ્રસન્ન થાય એટલે દેહમાં એવું સ્નેહ ન રાખવું કેમ કે પુત્રી મોટી થઈ જાય તેની વરની પાસે ન મોકલે તો વર અપ્રસન્ન થાય એવી રીતે દેહ ઉપર સ્નેહ રાખીને ભગવાનની સેવામાં જો દેહને ન લગાડવામાં આવે તો ભગવાન પ્રસન્ન ન થાય એટલે ઓવરઓલ વાત અહીં વાત અહીંયા એ છે કે સેવા એ નું સુખ છે ઠાકોરજી ને જે ગમતું હોય એવું જ કરવું એ સેવકનો ધર્મ છે એટલે પોતાના દેહમાં કે કોઈ પણ વસ્તુ મમત્વ મમત્વ રાખ્યા વગર ઠાકોરજીની જેવી ઈચ્છા હોય એના પ્રમાણે કરવું જોઈએ રાજા આમાં તો હલો રાજા હા આમાં તો દેહ ત્યાગ અને આમાં તો દેહ નો વિનિયોગ આ બે સરખું થાય તો મહાપ્રભુજીએ તો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું અને આમાં આપણે દેહ નો વિનિયોગ કરવામાં આળસ ન કરવી જોઈએ દેહ નો યુઝ કર્યો કે ઠાકોરજીનું જેમાં સુખ હોય એ સેવા એ જેવું પણ સુખ હોય ઠાકોરજીને એવી ઈચ્છા હોય કે મહાપ્રભુજી ભાગવતજીનું વિવેચન અધૂરું છોડીને એને પધારે તો એવું એ ઠાકોરજીનો સુખ એ જ ઠાકોરજીની સેવા એમ જી રાજા હા બીજું કઈ પૂછવું છે કોઈને આજે ચાર શ્લોક આપણે કર્યા છે આટલું એક વખત જરા બધા તમે લોકો વાંચી લેજો ફરી ને કઈ ન સમજાય તો મને પૂછજો તો આગળ કઈ નહીં હોય તો આગળનો વિષય કાલે કરશું કાલે આ ગ્રંથ આપણું સંપન્ન થઈ જશે એક વખત જોઈ લેજો ટીકાના પાર્ટ ને કઈ પૂછવું હોય તો કહેજો નહીં તો આગળ કરશું ભલે આજનો અહીંયા રાખીએ